વાત કરવી વાત સમજશે અમારો મારો આત્મા કબૂલ કરે તો જ સાચું માનજો આ આત્મા કબૂલ કરે એ વાત ત્યાં અને બહાર આત્મા કબૂલ કરે આત્મા હોતો જ નથી કબૂલ કેમ કરે બહાર આત્મા જ હોતો નથી અમારો એક એક કારણ કે આવરણ વાળો આત્મા કઈ રીતે કબૂલ કરે એને મન કબૂલ કરે બહાર તો કોણ કબૂલ કરે મનથી વાત કરે એટલે ખૂબ ખુશમાં આવી જાય પણ મસ્તી અને આ નિરાશ આનંદ હા આનંદ ઉત્પન્ન થાય છે મસ્તી ઉત્પન્ન થાય શું થાય અહીં આનંદ આત્મા કોઈ જગ્યાએ હાજરી આપી શકે નહીં મન જ હાજરી આપે અહીં આત્મા હાજરી આપે સી રીતે આત્મા આવરણ સહિત છે તો જ્ઞાની ની વાણી આવરણ ભેદ ખોવાતી આવરણ ભેદક હોવાથી ભેદ આવરણ ઘટીને આત્માને પહોંચાડે અને આત્મા સત્તા સમજાય ને હવે સંયમી થાય ત્યારથી મોકવાનું થયું ને સિક્કો બાજુ જોઈએ તમે સંયમી પદ આપી તો મોકલીશું પણ પાછ તમે ડખો કર્યા વગેરે વાળા નહીં પાછા અક્કલ વાળા વાળા તમારી આજ્ઞા જો રહેશો ડકો નહીં થાય ત્યારે ચેતી દઉં સમજી ગયો ટક્કલ વાળો દાપણ કરે પાછું શું કરે દાપણ કરે પોતાનું હા ભગવાનના વખત મહાવીરના વખતમાં આવું બહુ દાપણ કરતા લોકો તો ભગવાને પછી શું કરવું ઓવરવાઇઝ ના થશે ઓવરવાઇઝ નહીં રહો વાઇઝ રહો નથી ઓવર વાઇટ થાય કે ના ગુજરાતી શું કહે દોઢ આવ્યો દોઢ આવ્યો ખોટું ખરાબ લાગે ને એના કરતા ઓવર વાઇટ છે ના ખરાબ પોતાની મર્યાદા મળે એવું હા પોતાની મર્યાદા મળે એવું વાત સમજી ક્યાંથી વિતરા બધી વાત છે આ દાદા ભગવાન ચૌદ કૃષ્ણ નાશ જગત છે દાદા ભગવાન તું ઓકે કેવી રીતે શું કે ભગવાન ભગવાન તો બધા બહુ જાતના ભગવાન પણ આઉટ ઓફ ડેટ થયેલા છે તાજા છે પ્રત્યક્ષ છે પરોક્ષ છે પરોક્ષ એટલે આઉટ ઓફ ડેટ આ દવાઓ આઉટ ઓફ ડેટની હોય છે કે આ દવાઓ શું હોય છે એક્સપાયર થઈ ગયું હા એ ફળ ના આપે થોડુંક આપે સત્ય દાદા ભગવાન માં બેઠું કલ્યાણ સંસ્થાના લોકોનું કેશ છે હાજર છે આખા બ્રહ્માંડમાં અત્યારે આખા આપણા ભારત ક્ષેત્રમાં હાજર છે બીજી જગ્યાએ કીર્તન કરો છે ત્યાં તો જરૂર નથી અહીં તીર્થંકર નથી ત્યાં હાજર છે ને અને તેને અમે નમસ્કાર કરીએ છીએ કારણ કે અમારે ત્રણસો છપ્પન ડિગ્રી છે અમે ત્રણસો થાય ડિગ્રી અમારે ચાર ડિગ્રી ખુરશી કરીએ કે ના કરીએ અમારા દેશ ના હોય ચાર ડિગ્રી ના હોય તે કોઈને નુકસાન કરે એવા ના હોય કેવ જ્ઞાનને અટકાવનાર ભાઈ કેવ જ્ઞાનને કેવ જ્ઞાન એવા તમારો દોષ ખરા છે ગણાય ગણાય છે ધર્મ થોડાક લાવો આજે એટલા માટે આવે છે કે દોષ કાઢવાની ચાવી આપો એમ ચાવી લેવા આવે છે દોષ કાઢવાની લોકો દોષ વધારે દેખાય છે તમારા દોષ તમને વધારે દેખાય છે પોતાનું બે જોવાનું રોકાણ દેખાડો આવે બંધ કરે હું રોકાણ જોવાનું આપણે જોવા કેટલા દેખાય રોજ રોજ કેટલા દેખાય ઘણા ઘણા નહીં વિના વિના નહીં હા દેખાય છે કેટલા કેટલા છે એમ નહીં કેટલા દેખાય આત્માનું ભાન ના હોય બધો દોષ જ છે ને તમે પંદર વીસ પચીસ પોતાના દોષ દેખાય ત્યારે છુટકારો થાય તમારા દોષોથી બંધાયેલા છે તમારા દોષો ઉપરી છે કોઈ ઉપરી છે નહીં તમારે ભગવાને ઉપરી નથી ભગવાન તો તમારું સ્વરૂપ છે શું છે તમારું સ્વરૂપ એ ભગવાન છે પાકો નથી તમારા દોષોથી બંધાયેલા છે ત્યારે બંધાયેલા છે દોષોથી બ્લન્ડર્સ અને મિસ્ટેક બ્લન્ડર્સ બ્લન્ડર અમારે તોડી આવો પડે મિસ્ટેક તમારે કરવાની તેનું આ બધું આવરણ તોડી નાખવું પડે આ મિસ્ટેક ને બ્લન્ડર માં શું થયું લેવા હજુ વકીલ શું કશું મિસ્ટેક ને બ્લન્ડર માં શું છે વકીલ ને વકીલાત માં ભણવાનું થયું પિનલ કોડમાં લોકો જયારે આવું આવ્યું નથી કોમન વસ્તુ એ સેધે આપણને ભૂલ સમજણ પડે બીજાને સમજણ પડે એ બધી મિસ્ટેક કહેવાય બીજાને સમજણ પડે તમારી બીજા સુધી મિસ્ટેક કરી આપે બ્લન્ડર્સ ના કરે બ્લન્ડર્સ દેખી શકે નહીં બ્લન્ડર્સ તમને દેખાય બ્લન્ડર્સ દેખાડવું કોઈ કે હું કપિલ વિશે મોટા મોટું બ્લન્ડર બીજો છે તે સી રીતે તમારું આ પુસ્તક કરે ના કાઢી શકે એ નામધારી તમે નામધારી હું આ બાઈ નો શ્રેણી ધોકી છું બ્લન્ડર હું વકીલ છું ત્રીજો બ્લન્ડર હું આના મામા છું અને કાકો છું કેટલા બ્લન્ડર છે હું કાળો છું ગોરો છું ઊંચો છું નીચો છું હું અક્કલવાળો છું મૂરખ છું કેટલા બધા બ્લન્ડર છે આ બ્લન્ડર કોઈ કાઢે નહીં કારણ કે એનામાં એ ભલે એના મિસ્ટેક હોય એટલે કાઢે કે તે કેમ આ ઢોળી દીધું કેમ પોડી નાખ્યું ને એટલે ભ્રંટર બધા મારે કાઢી આવો કઢાવવા છે ને તમારે એટલે સારું આવ્યા છો આ તો ઊંધી રીતે કરવા જઈશ અને ફળ ઊંધું આવશે સંભવ નિકાલ નથી થતો સંભાવે નિકાલ નથી થતો એમને ના પેલો આવે મોનો એન્ડ તાત્કાલિક ઉપાય કરો પેલો માર ચાલો ભરી એટલે બીજા લોકો કે ભૂલ છે તેને ભૂલ માને નહીં આપણે નાખવા જોઈએ અને આ પૂર્ણામાં ને તો આ સંસાર હોસ્પિટલ આ હોસ્પિટલ બહાર નીકળ્યો તો નિરોગી સંસાર રોગ થયેલો છે તમે થઈ ગયેલો થયેલો છે chronic chronic chronic chronic chronic અનાજકાલથી તો ચોકસી રીતે લેજો અને ચેતવણી એટલી જ કે આપણે જો આ એમને હેમખેમ રાખવું હોય હોય ભટકા ભૂતથી ચાલે બેસ્ટ કે ચૂપ બેસ્ટ બહુ અથડાવતી ને ખરા એવું કેવું એને બીજી બહાર વાત કરતી ગઈ બીજી બધી વાતો વાત કરજે અહીં વાત કરી ને તો ડિસમિસ કરી દઈશ કે હા ચેતવણી ધમકી આપે કરવી સીધું સીધું ઓછું થઈ છે પ્રાપ્તિ માંથી ઓછું થઈ જશે એ ચેતવણી યાદ છે મૂળ બુદ્ધિશાળી વકીલ હું ધંધો પંદર છોડી બેઠા એના સારું સત્ય વસ્તુને પ્રાપ્ત કરવા માટે સનાતન એ માટે બેઠી રહ્યા છે અને પછી પાછી બુદ્ધિ એનું ખોટ પડાવે બુદ્ધિ તો આ કોર્ટમાં વાપરવાનું છે અહીં વાપરી આ કોર્ટ છે આ કોર્ટ છે અને અમારા બુદ્ધિ હોય નહીં જો બુદ્ધિ હોય હોવું તો તો બુદ્ધિ આપણે વાંચી દે છે બુદ્ધિ વાળા વિકલ્પી હોય કેવા હોય વિકલ્પી બુદ્ધિ વગરના નહીં વિકલ્પી હોય અત્યારે કોઈ બસ મહાત્મા કે છે હું નહીં વિકલ્પ છું આપણે તે સાહેબ બુદ્ધિ ખરી કે બહુ જબરદસ્ત આપણે સમજી દીધું જો ત્યાં બાકી સમજી ગયા વાત વાત અમે સમજી ગયા કઈ ડકો કરવા આવ્યા નથી અમે પેલા બુદ્ધિશાળીઓ છે એને જે બુદ્ધિ વગરના જ્ઞાની છે તેને હા બુદ્ધિશાળીઓ કરી છે તે નુકસાન કરશે નથી ગ્રાફિંગ બધું કરી છે તો જે બુદ્ધિ ડખો કરે છે ડખો ડખા શું થઈ જાય પછી દખલ થઈ જાય શું થઈ જાય દખલ થાય તો કરેલું લોકો કોઈ જગ્યાએ દખલ કરે છે ધંધા વાળેલા તે પહેલા વિજેત દાખલતે એને કુછ દાઈ હાર હાર કરે નહીં તો હાલો હે હાર દે લે કી આવ સુગુવાત 25 આ જીતો ભાઈ માલયા અયા બોલવા મત કે આજે 44 હે કર બોતાને આ જગત નો પ્રોબ્લેમ જે વસ્તુ જ નથી ગરીબ ને પ્રોબ્લેમ નથી અને શ્રીમદ ને પ્રોબ્લેમ નથી પણ આ સમજણ ઉભા થયેલા પ્રોબ્લેમ છે એટલે પોતે ઘૂંચે ઘૂંચે દુઃખી થાય છે એ જો સમજણ પ્રોબ્લેમ છૂટી જાય તો કશું છે જ નહીં તો ગરીબ નો કોઈ પ્રોબ્લેમ હોતો જ નથી આ બે પ્રોબ્લેમ શ્રીમંતો નથી બધા ગરીબ પ્રોબ્લેમ ના હોય પ્રોબ્લેમ તો જેને ખરાબ પેલો ધરપટ મળે છે તે લોકોને પ્રોબ્લેમ છે બધી જરૂરિયાત ધરીઓ ધરપટ પડે છે આવશ્યક તે લોકોને પ્રોબ્લેમ થાય છે મન નવરું પડ્યું ને એટલે પ્રોબ્લેમ ઉભા કરે અને આવશ્યક માં રમ્યા કરતું હોય તો પ્રોબ્લેમ પોતા જાય અથવા મન નવરું પડ્યું એટલે પ્રોબ્લેમ ઉભા કરે એ પ્રોબ્લેમ જ થઈ જાય આ વાત સમજવાથી તમે સંતોષ થઈ ગયો ને બેન ક્યારે છે માજી ગીતા ગીતા ખરેખર ગીતા બેન છો ખરેખર ગીતા છે ગીતા તેનું નામ છે એટલે ગીતા જ છે હા પણ ગીતા નામ છે ને મારું નામ ગીતા એટલે મારું પેલા કોણ પોતે પોતે કોણ સેલ્ફ હા પણ રિયલાઇઝ કર્યું સેલ્ફ શું છે પટેલ ને એ લોકો આવું તો બધા ભરે આપણને એ સમજવાનું મળે એવું છે તો તે સેલ્ફ રિયલાઇઝ કોણ છે એનો એ બે એ જાણવાનું છે બસ ખરું કે છે સમજ આ સમજવું ચોક્કસ છે ચોક્કસ કર્યું છે નક્કી કર્યું છે વખત દસ પંદર પૈસા નો ખર્ચો થશે ચલાશો દસ પંદર પૈસા ખર્ચો થઈ જાય શું કરશો ચોક્કસ પૈસા ખર્ચા થશે દસ પંદર પૈસા એ જાણવા જેવું છે એટલું જો જાણે ને એ જ કૃષ્ણ છે ને એ જ મહાવીર છે વૈષ્ણવ છે ને વૈષ્ણવ છે એ જ કૃષ્ણ ભગવાન છે ને એનું ઓળખાણ થઈ ગયું એટલે થઈ ગયું અને પોતાનું સ્વરૂપ છે પોતાનું સ્વરૂપ ગેરસમજ તો આમને તો એ વસ્તુ છે જ નહીં કાર્યવાહી કારણવારી કરવા હોય ને રાખવાની એ સંસાર ઉભો કરે પુણ્ય બંધાય એનો દાખલો પૂછે છે શોભનાભાઈ પૂછે છે કે ભક્તિ માર્ગમાં આગળ વધવું છે પણ સાચો રસ્તો ખબર નથી જુદા જુદા દેહ દેવીઓમાં સાચી સૂચ પડતી નથી તો માર્ગ કયો લેવો તેના માટે ભક્તિ કરવી છે મનની શાંતિ માટે મનની શાંતિ માટે મને શાંતિ નથી રહેતી કે મનનું શું બગાડ્યું તમે શું મનનું બગાડ્યું મને મારું બગાડ્યું છે વિચાર દ્વિધામાં પડાય છે મને શું કે પૂર્વભવ લઈને આવેલું તૈયાર પૂર્વ પૂર્વભવ જે આપણો છે આપણો ગૌરવ અવતાર જે હતો તેનો એક્ઝેક્ટ સબસ્ટન્સ રૂપે છે શું છે એટલે ગયા અવતાર પર અત્યારના મારી હતા જો આપણે શ્રદ્ધા કરી હતી જે સજોગો જોયા ને એવી શ્રદ્ધા બેઠી તો રણ જોયું એટલે મનમાં નક્કી કર્યું એકાદ રૂમ હોય બહુ થઈ ગયું આપણે પત્ર ની એટલે એક રૂમ હશે મારે બસ થઈ ગયું ને ત્યાં નક્કી કર્યું કમાણી થોડી હોય તો ચાલે બસ થઈ આપણે ખર્ચો ફરી કરવો જોઈએ બસ આવું નક્કી કર્યું અને પછી અત્યારે અહીંયા આગળ આવ્યા કોળમાં કોળમાં મહેલમાં અહીંયા આગળ પાર વગરનું હરેક વસ્તુ ભલે જોઈએ એવી વસ્તુ અહીં લોકો મોસ્ટ ઓફ વાર જોયા શું થયું લઈને આવ્યો પેલું અને જ્ઞાન આપ્યું આ શું કે એક જ ભરી જે નક્કી કરીને આવ્યો ને એ જ ભર્યું એટલે આપણે નક્કી કર્યા પ્રમાણે મળે છે અને નવું જ્ઞાન નવું નક્કી કરે છે નવા જ્ઞાન ને જૂના જ્ઞાન ને ઘર્ષણ થાય છે પહેલાનું જે શ્રદ્ધા હતી આજના શ્રદ્ધામાં તેનું ઘર્ષણ થાય છે એનું નામ મનની અશાંતિ આખા જગત સાધુ સંન્યાસ બધાને થાય જૂની શ્રદ્ધા ને આજની શ્રદ્ધા આજે વિજ્ઞાન પ્રાપ્ત થયું છે ત્યારે જે શ્રદ્ધા બેઠી છે અને પેલી જૂની શ્રદ્ધા બેઠેલી છે જૂની શ્રદ્ધા પ્રમાણે વર્તન છે અને આજની શ્રદ્ધા પ્રમાણે વર્તન થતું નથી તેનો આ સંઘર્ષણ છે આ સંઘર્ષણ ચાલ્યા જ કરે છે હવે સંઘર્ષણ અટકે નહીં ત્યાં હું શું કરવું જો બધી મન વધ થાય ત્યાં સુધી આ સંઘર્ષ અટકે નહીં મન વસ થાય ક્યારે કે જ્ઞાની નો ઘોડો થાય જેનું મન વસ થયેલું છે તેનો ઘોડો થાય ત્યારે મન વસ થાય સંઘર્ષ ચાલ્યા કરવાનો તારે અને તે સંગતના કાળમાં શું કરવું જોઈએ કે ને તો બધા મળે જ્ઞાની ને તો બધા ક્યાંથી ભેગા થાય તો બીજા લોકો કરવું શું જોઈએ કંઈક તો ઉપાય તો કરવો જોઈએ ને ત્યારે કે ત્યાં મનને ડાયવર્ટ કરવું જોઈએ શું કરવું જોઈએ મનને ડાયવર્ટ ડાયવર્ટને દોડ આપી દેવો જોઈએ જો મુશ્કેલી વગર થતે મન ચાલ્યા કરે બે મન એક પેલું જૂનું મન અને આજનું ભાવ મન એ ભાવ મનને રસ્તો આપીએ એટલે લાગે પડ્યું પછી ઝઘડા ઝઘડા ના કરે ભાવોને રસ્તો આપ્યો તો પેલા જૂના કકડાઈ દાદા કેવો રસ્તો કેવી રીતે અપાય અપાય એ ભાવમન રસ્તો કેવી રીતે અપાય રસ્તો કેવી રીતે અપાય ભાવ ભાવમન ને ભાવમન ને રસ્તો આપણે હવે આપીશું આપડી આપણે આપીશું ને કે જેની મેં ચિત્ત એટલે પછી ચાલે લોકોને ચીજ ચોટતું નથી કારણ લોકો માલ આપે છે માલ એમાં ચોખ્ખું ગીતો નથી નાખ્યું પણ પેલા વેજીટેબલ નાખતા તે વેજીટેબલ એવા નહીં નાખતા એવો માલ આપે તે ચોટે કઈ કઈ જોઈએ કે થોડું ઘણું ફી જોયું ના છે ત્યાંથી ચોટતું નથી ઘી વગરની મીઠું આપે મન તો એ તો આપણે મીઠાઈ વાળી ઘી આપીએ ઘી વાળી સારું આપણે એ જ કરીએ છીએ ચોખ્ખી મીઠાઈ જોઈએ વેજીટેબલ ચાલશે હા હા અહીં તો માગવાનું છે પૈસા ક્યાં વેજીટેબલ ચાલશે વેજીટેબલ ભગવાન ના સ્વરૂપ માં જે પિતા તુલ્ય હોય એની પાસે જ મગાય બીજા પાસે ક્યાંથી મગાય ભગવાન ના સ્વરૂપ માં પિતા તુલ્ય હોય એની પાસે જ મગાય ને બીજા પાસે ક્યાં કેવી રીતે મગાય તમારી પાસે જ માગીએ ને અમે હા પણ એક બધાને ભેગા થયા છે પુલસાઈ લોકો ભેગા થાય જગત તો ત્યાં ત્યારે બધા ભેગું થાય એટલે બીજા માટે થોડી દવા તો જોઈએ ને બધા માટે દવા તો જોઈએ ને હવે તને મનની શાંતિ થાય એવા દવા નીકાળીએ છીએ અને પછી શનિવારે રવિવારે તો આવી જઈએ આપણું જ્ઞાન લીધેલું હોય અંશ હોય કારણ વાળી પ્રમાણ એ છે અમુક જ સોલ્યુશન છે પેલા બીજા આપડે આસ્થમા એ બધા સોલ્યુશન છે હા તો થોડોક જ પગ લો ને થોડોક જ પગ લો ને બીજું આ રણછોડે લખ્યું તે હેલ્પફુલ કરે એવું છે બીજું આ આક્રમ હતું અક્રમ વિચાર આપેલું હેલ્પફુલ ખોળે તે લીધી રસ્તા ઘીમાં એકલા જ આ ઘરનું પાણી તે રીતે ઘી એકલા ત્યાં લોકો રાખી ગયું ભાવ અમો ઘી નાખેલો અમો ભાવ નાખે ક્રિયા બધી કરેલું ભાવ ના આમ નહીં કોઈ જાતની ક્રિયાથી દયા ના કરતો હોય કોઈ માણસ અને ભાવથી રહ્યા કરો હોય ભગવાન એને કોનો નંબર આપે ભાવથી રહ્યા કરે એને પેલો નંબર આપે હા દેવીને માનું કે દેવને માનું એવો જીધારે છે દેવી દેવી માનું કે દેવ માનું દેવને તેમાંથી કયો માનું પણ ઠીક લાગે ના ઠીક લાગે તો દેવ ને કહ્યું તમે બંને નમસ્કાર આપડે એમને શું તોડીએ આપડે બધું કાકા કે દેવી ને માનો તો ઉકેલ આવશે ના દેવી ને તો એ રહી જાય પાછા એ રહી જાય આખે બેઠો છે ને એનો વિકલાંગ થઈ જાય પેલા દેવી એ કરવાનું ના ગમે ને તો એ નહીં કરવું તો ચાલશે આપડે બધું આવી ગયું તો સમજ ને ના કરો આપણે બરાબર એટલું બોલું હા હા શું બીજા બધા ખોટો એ બધાને દેવે જુદા જુદા હોય બધાને ખોટું કોઈ નાખે એને કે જે ગમે એ દેવું એને આ જ્ઞાની પુરુષ છે શું છે લોકોને કહેવા હોય તો ચાલે એવું છે પણ મારે ચલાવવું નથી મારે ચાર દીકરી ઓછી છે ભાઈ પ્રગટ થયા છે દાદા ભગવાન છે હું નમસ્કાર કરું દાદા ભગવાન તમે બોલો ને તર્સ ફળ ભલે અત્યારે મેં ઠંડક થઈ ગઈ શાંતિ થઈ ગઈ છે તો આ કરજો આપે માણસો પણ આટલા આવી રીતે બોલજો જોડે કોઈ બોલનારું હોય છોકરા બોકરા બેન બેન તો એ બધાને કંઈ તમે બોલો તમે બોલો એ બધા બોલે એ બધાને શાંતિ થાય ખબર ને this is a cash bank આ સાત રોકડું જ પર ઉધાર ના નહીં બીજું જે કરવું હોય કરજો પણ આ કરજો હતો પછી શનિવાર જેવા હોય તો આ બીજો લાભ વાંધો નહીં એટલે આપણે આપણે વાત કરી છે ને કે જાણીને પણ છેતરાવું કરીને હે જાણીને છેતરાવું હા તો વાંધો નહીં કે પણ એનું પણ કઈ પ્રમાણ એની કઈ હદ તો હોવી જોઈએ ને જાણીને છેતરાવાની <laughs> દાદા તમે આ છેલ્લા વીસ વર્ષથી બજારમાં ગયા નથી વીસ વર્ષથી બજારમાં ગયા નથી બાર રૂપિયાની ચીજ એક રૂપિયામાં મળે છે ઊંધું કહેવા દસ રૂપિયાની ચીજ એક રૂપિયામાં મળે છે દસ કે રૂપિયા બી સહારો લઈ જાઓ ભાઈ શું કે છે તમે બધા ગયા નથી વીસ રૂપિયાની ચીજ હોય તો તમે વીસમાં લાવો તો અરે બીજો માણસ પાંચ રૂપિયામાં લઈ આવે અત્યારનું વાતાવરણ બજાર એવું છે પેલા તમારા વખતમાં ને મારા વીસ વર્ષ પહેલા આવું નતું રૂપિયા ઓનાનો ફરક પડતો હતો ફરક પડતો હતો અત્યારે તો દસ રૂપિયાનો ફરક પડે તમે કેમ વાંચતું એ ચોપડીમાં નામ યાદ નથી મને આપણી ચોપડીમાં વાંચ્યું હતું નામ કયું પુસ્તક વાંચ્યું નામ યાદ નથી નામ ભૂલી ગયા ખબર નથી ને પણ લખ્યું છે ખરું ને કે ચેતરાવું ત્યાં મોટા મોટા દિવ્ય કિમિયો છે મોક્ષે જવાનું બરાબર પણ નટુભાઈ પણ અધોરે ઠીકા ઠીકા ચેતરી રહ્યું છે અધોરે કહ્યું કોઈ ચેતરી રહ્યું છે પણ જો સમજીને ચેતરાય તો મોક્ષે જાય ખેતરાવું એટલે શું દરેક માણસ બેલેન્સ કરે છે કે તમે દસ રૂપિયાનો માલ મને આપો છો અને એ જ માલ તમે બીજાને પાંચમાં આપો છો તો મારી પાસે પાંચ વધારે લો છો તે અહીં ઢોકળા તરીકે પાંચ લો છો અને બીજો સૂક્ષ્મ તમે મને પાછો આપો છો દસનું પેમેન્ટ તો પૂરું કરી દો છો સૂક્ષ્મ પેમેન્ટ એટલે થઈ જ જાય છે એ લોકોએ ખ્યાલ નહીં હોવાથી એ ફેલા ખરીદી મેં બહુ કરેલી આવી લોકો વેચતા તૈયાર સૂક્ષ્મ એને કઈ તો પોતાનું બધું વેચવા તૈયાર હોય રોકડા મળતા તમે હબરતા પડી મેં આ વાંચ્યું છે ખરું શું કહ્યું મેં કે બધું જાણી જોઈને છેતરાવું સો રૂપિયાનો માલ એ આપણને સો માં છેતરા કરતો હોય એનો પચાસ પચીસ રૂપિયા વધારે વાળા કહેવા ભાઈ અને બીજું મારે પોણસમ લાવ્યો હોય એ માલ તો આપણે પેલો કે હું લાવ્યો તો આપણે સમજવું કે આપણે જો જાણી ચેતયા હોઈએ તો આપણે પચીસ રૂપિયાનું જે એનું સૂક્ષ્મ રૂપ આપણે મળી ગયું એમને બેલેન્સ આ જગત બેલેન્સ એમને થતું જ નથી બધું બેલેન્સ થઈ જ જાય જોવાથી મામે એવું આ કુદરતનો નિયમ છે લોકો વાંચતી વાંચે દેખાલાવી અમને બોલે છે તેથી માર થઈ ગઈ બરસ છે સમજવા જેવું છે બહુ બહુ જીણી ઊંડી વાત છે જાતે અનુભવ કરેલો જ નહીં જાતે અનુભવ ઉપર લીધી તો છેતરાવ જોણી અજવાણ છોકરો બધા છેતરેલા એક અમારો મિત્ર હતો ભારે મને કે પિસ્તાલીસ વર્ષ થયા થોડા પચાસ ના થઈશું જિંદગી આવી તો હજુ ચેતાવન થાય મારે કરોડો વખત છેતરાતો આવ્યો છેતરાવાનું બંધ નહીં થાય છે છેતરાવાનું બંધ થયું નહીં કોઈ વખતથી હા તો છેતરાના લોકો છેતરે બધા છેતરાયા કરે છે છેતરાયો છેતરાયા કરે છે ચોરે છેતરાયા કરે છે લુચ્ચાય છેતરાયા કરે બધું આખું જગત છેતરાયા કરે પણ જો સમજીને છેતરાય તો મોક્ષ તરફ જાય અજવાણથી છેતરાય તો પૂરી ફળ તો મળે છોડે ઘોડા પણ લાભ લીધો શું થયું ભદ્રિકતાનો ભાગ હાથ ના લેવાય કોઈ લાભ જે છેતરાય નહીં એને મારે જથ્થાબંધ ના આવે લોકો રગા કોટાનો રગા હોજીનો કોટા જેવો માલ લખો આવે કેવું ચોખ્ખો નખો રગા હોજીનો કોટો જ જોયેલો ને હોય એનો નફો ડોબલ ચીકણો હોય એનો નફો ચીકણો લુચ્ચો હોય તેનો લફો લુચ્ચો એટલે જેવો પોતે છે એવો એનો નફો કેવા ભલા માણસ નહી તારે નફો એમ નહીં એવા સંસ્કાર ઉઠેલા એમાં એમનો કઈ બહુ મોટું પાયો થઈ જેવો નથી એમને મનમાં એમ લેવા જેવું નથી હું કઈ એવા સંસ્કારમાં આવી ગયેલા જિમ્મેદારી છેતરાય એવા તોય કોઈ છેતરે નહીં આ આવે તો બધા એક્ઝેક્ટ છે બાકી બીજા બધા છેતરે નહીં છેતરા એવા તોય છેતરે જગત નિયમ ની વાત ચાલતું નથી ઘણી વારે છે નિયમમાં વર્લ્ડ રેગ્યુલર જગત બધું છે બસ પૂરું થયું બીજું કઈ નથી ગજેન્દ્ર ચોકસી ગજેન્દ્ર ચોકસી ગજેન્દ્ર ચોકસી હા ખરેખર ગજેન્દ્ર થયો ખબર નહીં <laughs> તપાસ કરવી નથી થતી ખોળીએ છીએ ફાંફા મારીએ છીએ ખોળીએ છીએ ફાંફા મારીએ છીએ થતી નથી તપાસ કઈ કઈ ફાંફા મારી આવેલા બસ આવી જ ચોપડીઓમાં બસ ચોપડીઓમાં હા એ ચોપડીઓનું જો નિવેડો નથી આવે તો આપણે શા નિવેડો જે થાય તે ખરું ચોપડીઓ એક સાધન છે સાધન છે કે કઈ અનુભવી પુરુષે કઈ લખેલું હોય તો એકાદ ધરી આવે તો કામ લાગે આપણને તે કઈ આપણને યાદ નહીં ખબર આપણે નહીં આપણે કામ લાગે અત્યારે છે ખબર નથી કશે ટિકિટ કેની લેવી ખબર નથી કહું છું કઈ ખબર જ નથી ટિકિટ તો બોક્સ ની કહેવાની એમ કહીએ પણ કે ખરેખર બોક્સ કેવો જેમ તમે પાછા પૂછો ને તમે કહો પાછા કે બોક્સ શું આ બધે કેમ બીજી વાત બીજી વાત કીધી આપને કઈ વાત કે મોક્ષ ની ટિકિટ તો લેવી છે પણ પાછા આપ તમે પૂછો કે કયો મોક્ષ ડરાવવા ના હોય એટલે મને આનંદ થાય કે ભાઈ આ તમે સાચા રાહ ઉપર જવા માંગો છો એટલે મને આનંદ થાય બીજા રાહ ઉપર જતા તો મારાથી ના કહેવાય નહીં કારણ સ્વતંત્ર છે બધા દરેક જીવ સ્વતંત્ર છે પણ આ આ રાહ મને આનંદ થાય કારણ હું એ માર્ગનો રસ્તો વટે માર્ગો છું એટલે તમને એ વટે માર્ગો સારું લાગે તમે કયા માર્ગના વટે માર્ગો છો તમે તમે ભૂમ્યા કે વટે માર્ગો તમે આ માર્ગના ભૂમ્યા ને લઈ જાય તમે કહો મને લઈ જાવ જોડે તો હવે જાય જઈ લે એ ખબર આવે હારીએ આપણે બહુ દાદા બહુ બોલ્યા લોકોને વડવાડો કરતા દીકા એટલે ભીડ આવી ગઈ બહુ એટલે આપડે અમે સંદર્ભ કરી સનાતન સુખ કાયમ સુખતા કહીએ તો પેલું મોક્ષ સનાતન સુખ કાયમ શું તો એ તો ખુશ થઈને બાગન આ મોક્ષ પર સ્થિર થઈ ગઈ કશું પૂછો વાતચીત કરો વિચાર કરો તેને આપણે સમજીએ કે ગયા જન્મના બધા દેવા છે એમ સમજીને આપણે છોડી દઈએ તો એ યોગ્ય કહેવાય કે નહીં અત્યારે અત્યારના આપણા જે કઈ વ્યવહાર હોય લેણા હોય લેણા કે દેણા અત્યારે આપણે કઈ હોય તે આપણે ગયા જન્મ નાથી એમ કરીને છોડી દઈએ તો એ બરાબર કહેવાય કે શું છોડી દઈએ લેણું લેણું હોય કઈ લેણું હોય વ્યવહારિક લેણું પૈસા પેલા લેવાના હોય કઈ કોઈ પણ કોઈ પણ વ્યવહારિક લેણું હોય તે આપણે આ તો ગયા ભાવનું છે એમ કરીને આપણે છોડી દઈએ તો એ વ્યવહાર બરાબર કહેવાય કે નહીં એ બધા ઘરના પૂછવું તો ના ઘરના કે એમ કશું ના કે અમારે બધું તમારા ઉપર જ એમ છોડી દઈએ તો પછી છે તમારે તમને કંટાળો ના આવતો હોય તો કાગળ લખી નાખો મહિને બે મહિને પહોંચાડો તો સારું મારી આબરૂ એ વખત આવ્યો છે કહે બહાર લોકો બહુ મોટા છે પણ હું અંદર ખાને થોડું થોડું પહોંચાડો સારું કહે કાગળ લખો તમે વાંધો ના હોય અને વાંધો હોય છોડી દે તો પછી છોડ્યા પછી હે એ યાદ આવવું ના જોઈએ છોકરા છોકરીઓ યાદ ના આવવું જોઈએ અને ક્યાં એની વાત બંધ તો તમે માગો અને ના આપે કેમ ના ઋણાનું તમે પાછા માગવા માંગો નથી સમજી ગયો વાત નથી પૈસા એવું નથી ભરવું છે તો ગયા ભરવું છે જોઈ દેવાનું ડબે નવું ધીરવું નહીં નવા પાંચ ધીરવા નહીં બે આપી જાય તો ગમતા હોય તો પહોંચી જાય ના ગમતા હોય પણ કીધું આપડે ગમતા હોય પાંચ રૂપિયા ના ગમતા બંધ કરી દઉં જમે કરી દે હા એટલે ઇન્કમ ટેક્સ કદી લેવાય જાય તમે કીધું તમે આપી ગયા એ તું ગમતા હોય તો પછી નીકળી કરે ગમતી વાત હતી કોઈ કે શું છે તમારે બહુ સારા સારા કામ કર્યા આવું કે એ ગમે આપણને તો આપણે એને ધીરવા પછી તમે કઈ ગુસ્સો કરે સારા કામ ઘણા કામ કરે ગાળો ભરે એટલે અને ગાળો ભરતી હોય તો આપતી પાંચ લોકો આપણને પાંચ ની વાત પાંચ આપી ધીમે ધીરે પછી પાછું લેવા હોય તો ધીર ધીરે લાય લાઈ જોઈ ને લાઈ કઈ જોઈ હતી કયા બાબુ અહીંયા વડોદરામાં જ હવે નીચે જઈએ અને બૂમ મારીએ કે તું ચોર છે તો એ વાય શું કે ચોર છે અને પછી આપણને ના ગમે કે આ લાય વરી પણ ચોર થઈ જાય છે એટલે આપણે તું રાજા છે તો રાજા બનાવે બધા તમારું પ્રોજેક્શન છે બધું આખું જગત ઈશ્વરે હાથ ગાળ્યો નથી ઈશ્વર પ્રકાશ આપે છે જીવ માત્ર ને બસ પ્રોજેક્શન મુક્ત જેવું જેવું કરવું એ કરજો કવિકાલ ફરજ નહીં સત્કર્મ પણ છોડી દેવા જોઈએ કે સત્કર્મ કરવા જોઈએ ને બીજા કર્મ છોડી દેવા જોઈએ નવા કર્મ આપણે કોઈ નવી પ્રવૃત્તિ કરીએ નવા કર્મો કરીએ તો એમાં સત્કર્મો કરવા જોઈએ કે સત્કર્મો છોડી દેવા જોઈએ બધા છોડી દેવા કે બધા જ છોડી દેવા જોઈએ બરાબર છોડી દેવા જોઈએ પ્રવૃત્તિ કોઈ પ્રવૃત્તિ કરવી નહીં એમ સત્કર્મો પણ પ્રવૃત્તિ કરવી નહીં <coughs> પ્રવૃત્તિ જાય પ્રવૃત્તિ કરવાનું તમારા હાથમાં કેટલી છે જે આવે છે આપણા હાથમાં અથવા તો વૃત્તિ થાય કરવાની એમાંથી કેટલીક વાર એમ થાય કે કઈ નહીં કરવું જોઈએ કેટલીક વાર એમ થાય કે સારું કામ તો કરવું જોઈએ ખરાબ કામ છોડી દેવું જોઈએ અને આપણે કરવાની વૃત્તિઓ થાય સત્કર્મો કરવાની વૃત્તિઓ થાય એટલી કરીએ તો કેટલાક દુષ્કર્મો થઈ જાય છે તો આપણે ઈચ્છીએ કે દુષ્કર્મ ના કરવા અને છતાં થઈ જતા હોય છે તો આપણે નહીં જ કરવા જોઈએ જબરજસ્તી મનને કાબુમાં લાવીને કે સ્વાભાવિક રીતે થતા હોય તો થઈ જવા દેવા કે આપણે કરવો શું થાય છે જોયા કરો હું તમને જ્ઞાન જ્ઞાન તમારે આત્મજ્ઞાન જોઈએ છે જોઈએ એને માટે પત્ર જન્મ છે ગયે ગળ પણ આત્મજ્ઞાન જરૂર થઈ ગયે ગળ પણ અને બધો અનુભવ થયા પછી એને ખાસ જરૂર લાગે ને એટલે પછી એની મેરેજ તમને સમજાશે કે મારે શું કરવું શું નહીં ખબર ને અત્યારે બે દાડા માટે હું તમને સમજણ પાડું પછી ફેરવું પડે એટલે એની મેરેજ તમને સમજાશે કુંડાળું આખું મૂકેલું છે તેની અંદર જીવ અને મોક્ષ તે પાસે પાસે છે જીવ અજીવ પછી એ આખું કુંડાળું જે ઉકેલું છે એ કુંડાળું ફરીને જયારે આવીએ ત્યારે જીવ ને મોક્ષ પર ચક્કર મારીને આવવું પડે છે અહીંયા અને આમ નહીં તો જીવ ની બરોબર જોડે મોક્ષ છે જોડે મોક્ષ છે ચક્કર મારીને આવે તારે અક્રમ આવે જોડે જોડે જ અક્રમ હા જોડે પેલો ક્રમ પેલો ક્રમ હા અક્રમ અને ગુચો નીકળી જાય કકડો શાંત ગુચો કાઢી છે તમારે કાઢી છે તો જાત તો વાત આપણે ફોડતા પડતા આપણે એટલે મારા મને એમ કે આટલા ધક્કો ખાધો તો ધક્કાનો લાભ તો કરવો જોઈએ ને પોસ્ટ વાળા પાછા કરે પણ આપણે કઈ પાછા કરાય દાદા જ્ઞાની તો ને આપી દે જ્ઞાની તો બોલાવીને આપી દે શું કરે તે પોતાને એમના ઘરનો માલ હોય માલ એમના ગરબો પાંચ લોકો નું સાસર ગરબો તો જાતે બહાર છે તે ઉછીના નીકળે ઓર બે આપડે ના કહી મને કહી અબોધ રૂપિયા ઘરમાં છે કારણ પોતાને ખબર નથી ક્યાં પડ્યા ખબર નથી દાખલ શીખ્યો એ ખબર નથી એટલે ભાઈ દેખાડીએ ભાઈ આ સામાન બધો બરોબર છે તો સાબર દેખાડીએ એટલે તમને દેખાડીએ નહીં કે આ રહ્યો શુદ્ધ રૂપિયો અંતર પછી પધર ઉભા નહીં થાય કેટલી ઉંમર થઈ